તમારા અંતરનો આત્મા જાગવો જોઈએ સારા ભક્તના લક્ષણ જ આ છે કે એને રાખવો એટલે કે સાચવવો પડે નહીં એ આવીને પોતાનો નિર્વાહ કરી લે સમયામાં આવે તો જ્યાં પાગરણ મળે ત્યાં લઈને સૂઈ રહે ના મળે તો પોતાનું ધોતિયું લઈને સૂઈ રહે જ્યાં જમવાનું મળતું હોય ત્યાં જમી લે ઘેર પોતાની અનુકૂળતા પ્રમાણે આપણે સામાન્ય જમતા હોઈએ પણ અહીં આવીએ ત્યારે વીઆઈપીની ઈચ્છા થાય ઈચ્છાવાળા હોય એને રાખવા પડે સત્સંગીને સાચવવા ન પડે ભગવાન માટે આપણે આ કરીએ છીએ એવા નિશ્ચયથી કરે તો સાચવવા ન પડે તમે આવશો તમે આ કામ કરશો એવું પૂછવું પડે કાર્યકર્તાને જે સોંપ્યું તે ધડાકે બંધ થઈ જ જવાનું હોય આ સત્સંગમાં જો મહિમા હશે તો કોઈ જાતની મુશ્કેલી આવશે નહીં એટલે આપણે એવા થવું કે આપણું રાખવું જ ન પડે ભગવાનની ઈચ્છાથી સંખ્યા તો વધવાની જ છે પણ આપણે ક્વોલિટી ગુણવત્તાવાળા થવાનું છે જે માણસ મનથી નબળો પડ્યો છે એ કશું જ કરી શકે નહીં કાર્ય થશે જ એ આપણે ધ્યેય રાખવું ભલે પછી વિઘ્ન આવે પણ પાછા તો ફરવું નહીં મરણીઓ થાય એ માલ ખાય આપણે હજારો વર્ષો દુનિયા માટે મર્યા છીએ બૈરા માટે મર્યા છીએ બૈરા હશે તે પુરુષ માટે મર્યા હશે તો ભગવાન માટે કેમ ના થાય તમારા અંતરનો આત્મા જાગવો જોઈએ અંતરનો આત્મા જાગી ગયો છે એ માણસને પછી પહેરવેશની પડી નથી ખાવાની પડી નથી મોટર ગાડીની પડી નથી એ પગે ચાલીને જાય શ્રીજી મહારાજે આખા ભારતની યાત્રા પગે ચાલીને કરી કે ના કરી એમ હું કોણ છું ભગવાન શ્રીજી મહારાજનો આશ્રિત છું જોગી મહારાજનો શિષ્ય બન્યો છું એમાં કાંઈ ખામી હોય એની વાતો તો કાંઈક જુદી જ થવી જોઈએ એવી હિંમત રાખી જો આપણે બધા મંડી પડીએ એક સાથે તો આપણું કામ સર્વોપરી થઈ જાય ભક્તિ કરવી એ કાંઈ ખાવાનો ખેલ નથી જે શુરવીર થાય એનાથી થઈ શકે છે આપણે શુરવીર થઈ જે કાંઈ આપણા કાર્યક્રમો થાય છે જે કાંઈ કરવું પડે છે એમાં મોળો વિચાર નહીં મોળો સંકલ્પ નહીં આ એ સાર સંચય છે જે તારીખ એકવીસ સાત સુધી અગ્રેસરોના દિવ્ય સન્નિધિ પર્વમાં સ્વામીશ્રીના મુખેથી સમયે સમયે વરસતો રહ્યો અંતરાત્માને જગાવતી આવી પરાવાણી વહાવી વિદ્યાનગર પધારેલા તેઓના વરદસ્તે અહીં તારીખ બાવીસ સાતની સવારે યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપાર્ટમેન્ટ ઓફ કોમ્પ્યુટર સેન્ટરનું ઉદ્ઘાટન થયું વ્રત અને વેઠની વિકતી તારીખ બાવીસ સાતની સાંજે વિદ્યાનગરથી બોચાસણ પધારેલા સ્વામીશ્રી અત્રે સભામંડપમાં સૌનું સ્વાગત ઝીલી નિજ નિવાસની પરસાળમાંથી પસાર થતા હતા તે સમયે તેઓએ સામે મળેલા ચતુર્ભુજદાસ સ્વામીને પૂછ્યું કેમ છે સારું છે ને આમ સારું છે પણ વરસાદ નથી એટલું જ દુઃખ છે આ સાંભળી સ્વામીશ્રી પણ બોલ્યા એ જ છે ને મારા ભાઈ લોકોના દુઃખ દૂર કરવા માટે તો આપણે છીએ એના દુઃખે દુખિયા ને એના સુખે સુખિયા લોકો સુખી તો આપણે સુખી લોકજીવન સાથેનો સ્વામીશ્રીનો નાતો કેટલો સજ્જડ અને સંવેદના સભર હતો તેથી જ તો તેઓ આ અરસામાં ખેંચાયેલા વરસાદથી જાણે પોતાના પ્રાણ ખેંચાઈ રહ્યા હોય તેવી વેદના અનુભવી રહેલા આ કારણે જ સ્વામીશ્રી જે મળવા આવે તેની સાથે તેઓના પ્રદેશમાં વરસાદની સ્થિતિ અંગે પૂછપરછ કરી લેતા આ ક્રમમાં તેઓએ અહીં આવેલા મહાપુરુષદાસ સ્વામીને પણ પૂછ્યું તમારે પંચમાલમાં વરસાદનું કેમ છે મકાઈ થઈ છે સારું એટલી તો રાહત થઈ આદિવાસીઓને મકાઈ તો ખાવા મળશે દુઃખી નહીં થાય બિચારા સ્વામીશ્રીના મુખેથી શાતાનો સૂર રેલાઈ ગયો આ અનુભૂતિ સૌની બની રહે તે માટે તેઓએ આ વર્ષની દેવપોઢી એકાદશીએ સૌને વ્રત સંબંધી વિશેષ નિયમો આપી એક વાત ઉમેરેલી કે જરા વરસાદ ખેંચાયો છે તો એક નિયમ બધા લેજો કે એક માળા અધિક ફેરવજો નવા મોલ થયા છે તે ઉછરીને સારા થઈ જાય ચોમાસું સારું જાય અને સારો ભાવ પણ આવે તે નિમિત્તે ચાતુર્માસ દરમિયાન બધા સંતો હરિભક્તોએ એક માળા વધારાની કરવી આવા કરુણામય સ્વામીશ્રીના સાનિધ્યમાં તારીખ ચોવીસ સાતના રોજ ગુરુ પૂર્ણિમાનો સમયો આવી પહોંચ્યો આ દિવસે પ્રાતઃપૂજા બાદ ઉત્સવ સ્થળેથી ઉતારે પરત આવતા સ્વામીશ્રીની આગેવાની નડિયાદના કિશોરોએ લીધેલી બેન્ડવાદન કરતા તેઓનો પરિચય આપતા ગાડીમાં બેઠેલા એક સંતે કહ્યું આ કિશોરોએ કરેલું એક મહિનાનું ધારણાપારણા વ્રત આજે પૂરું થાય છે આ સાંભળી સ્વામીશ્રીએ આશ્ચર્ય વ્યક્ત કરતા પેલા સંતે ફોડ પાડ્યો કે આ લોકોએ એક મહિના અગાઉથી વ્રતોનો આરંભ કરી દીધેલો એવું કેમ કર્યું નિયમ તો એના ટાઈમે જ કરે તો કહેવાય આગળ પાછળ કરે તે ન ચાલે આ તો વહેલું કરી નાખ્યું એટલે એક કામ પત્યું એવું થયું એ તો વેઠ ઉતારી કહેવાય સ્વામીશ્રીના આ શબ્દોમાંથી વ્રત અને વેઠની સ્પષ્ટ વિકતિ ઝળકી ગઈ શરીર શિથિલ પણ નિયમ અણનમ તારીખ છવ્વીસ સાતની સાંજે બોચાસણથી આણંદ પધારેલા સ્વામીશ્રીના સાનિધ્યમાં અહીં અક્ષર ફાર્મ મુકામે પંચ દિવસીય પારાયણનો પ્રારંભ થઈ ગયો જો કે આ પાંચેય દિવસ દરમિયાન શરદીએ સ્વામીશ્રીને ખાસ્સા રગડ્યા છતાં આ ઉપદ્રવને તાબે થયા વિના તેઓ રોજ ભારે અવાજ સાથે પણ વીસ પચીસ મિનિટ આશીર્વાદ આપતા છેલ્લા દિવસે તો રાત્રિભોજન બાદ ચડુ કરતા તેઓએ નાક ખંખેર્યું ત્યારે શરદી પાકી ગયેલી તેથી ખેંચી ખેંચીને નાક ચોખ્ખું કર્યું તે પછી હસતા હસતા તેઓ બોલ્યા જોગી મહારાજનો વારસો મળ્યો છે એમાં આ બધુંએ વારસામાં આવ્યું રોજ જોગી મહારાજ જમ્યા પછી નાક સાફ કરતા તે આ વારસો મળ્યો સારું આમ માંદગીમાંય ગુરુસ્મૃતિનો તાલ અતૂટ રાખતા સ્વામીશ્રી તારીખ એકત્રીસ સાતના રોજ વરતાલ થઈને અમદાવાદ આવી પહોંચ્યા અહીં તારીખ સાત આઠની સવારે સેવકો તેઓને જગાડવા ગયા ત્યારે શરીરમાં કસરે દેખા દીધી થર્મોમીટરથી તાપમાન માપતા તેનો પારો એકસો એક પોઈન્ટ ત્રણ ડિગ્રી સુધી ચઢી ગયો તેથી સ્વામીશ્રીને પુનઃ આરામ માટે ઓઢાડી દેવાયા પરંતુ થોડા આરામ બાદ જાગ્રત થયેલા સ્વામીશ્રી સ્નાનાદિકથી પરવારી નિજ નિવાસમાં જ પ્રાતઃ પૂજા કરવા બિરાજ્યા તે પછી તેઓ કથળેલી તબિયતમાં પણ મંદિર પર પહોંચ્યા અહીં તેઓને બાવળા તથા દહેગામ ક્ષેત્રના બે હજાર હરિભક્તોની સભાના આયોજનનો ખ્યાલ આવતા સ્વામીશ્રી ત્યાં જવા માટે પણ આતુર થઈ ગયા જો કે તેઓની તકલીફ નિવારવા એ ભક્ત સમુદાયને જ સભાગૃહમાંથી ઉઠાડી મંદિરના ચોકમાં બેસાડી દેવામાં આવ્યો અત્રે ખુરશી પર બિરાજી સ્વામીશ્રીએ સૌને દર્શન લાભ આપ્યો તે સમયે સત્સંગીઓ કરતાંય સ્વામીશ્રીના ચહેરા પર સંતોષની સુરખી વધુ જણાય આમ બીમારીમાં પણ ભક્તોને રાજી રાખવાનું એક ટાણું ન છોડતા તેઓ આજનું વાળું લેવા બિરાજ્યા ત્યારે થાળમાં મગ ખાખરા જેવી જ વાનીઓ હોવાથી સંતોએ પત્તર મૂક્યું નહોતું તે જોઈ સ્વામીશ્રી તરત જ બોલ્યા પત્તર લાવો શરીર શિથિલ પણ નિયમ અણનમ આ હતી તેઓની જીવનશૈલી અમે બધું મહારાજને સોંપી દઈએ છીએ માંદગીગ્રસ્તો હોવા છતાં તારીખ આઠ આઠની સવારે સ્વામીશ્રીએ લગાતાર બે કલાક સુધી હિસાબ કિતાબ સંબંધી એક બેઠક યોજતા તેઓ બપોરે જમવા બિરાજ્યા ત્યારે અક્ષર જીવનદાસ સ્વામીએ કહ્યું બીમારીમાં તો આરામ કરવો પડે આ તો મીટિંગ પર મીટિંગ ચાલ્યા જ કરે પછી આરામ ક્યાં મળે તમે પલંગ પર સૂવું એ જ આરામ ગણો છો આ જુઓ બેઠા છીએ નિરાશ છે કેવો આરામ છે પણ મિટિંગોમાં વિચારો કરી નિર્ણયો લેવાના હોય એટલે દેહ ને મન બંનેને ભીડો આ બધું ભાર જેવું ભલે ભાર હોય પણ માથે ઉપાડે એને લાગે ને આટલું કહી સ્વામીશ્રી સામે ટેબલ પર પડેલો રૂમાલ એક જગ્યાએથી ઉપાડી બીજી જગ્યાએ મૂકતા બોલ્યા અમે તો જુઓ આ આમ લઈને આમ મૂકી દઈએ બધું મહારાજને સોંપી દઈએ છીએ પછી શેનો ભાર ગમે તેટલી મિટિંગો થાય ચર્ચાઓ થાય પણ બધું મહારાજને ધરી દઈએ સંસારમાં તો લોકો પોતાનું ને બીજા બધાનું માથે લઈને ફરે એટલે ટેન્શનમાં જીવે આપણને છે કંઈ ટેન્શન કેટલાય લોકો અહીં પોતાનું દુઃખ મૂકી જાય છે એ બધું આપણે ક્યાં માથે લઈએ છીએ આપણે તો આમ મહારાજને સોંપી દઈએ છીએ સૂઈએ એટલે તરત ઊંઘ આવી જાય સર્વ કરતા મહારાજ છે બે છેડેથી બરાબર તાણીને મુસ્કે ટાટ રાખેલી દોરી પર જેમ જેમ વજન વધતું જાય તેમ તેમ તે ઝોક લેતી જાય જો તે ન ઝૂકે તો તૂટી જાય પરંતુ સ્વામીશ્રીની જીવન દોરી પર ગમે તેટલું ભારણ વધવા છતાં ન તો તેઓ તૂટેલા કે ન તો તેઓએ જોક લીધેલો નિર્માનીપણું ધર્યું કેવું તારીખ નવ આઠની સવારે આબુના સંસ્થાકીય છાત્રાલયની મૂર્તિઓમાં સ્વામીશ્રી શ્રી પ્રાણપૂર્વાના હોવાથી ત્રેવીસ છાત્રો અહીં આવી પહોંચેલા તેમાંના એક વિદ્યાર્થી કીર્તન પટેલને તો સ્વામીશ્રીએ યજમાન રૂપે પોતાની સાથે વિધિમાં પણ બેસાડ્યો એ વિધિ પૂર્ણ કરીને તેઓ સભાગૃહમાં પધાર્યા ત્યારે અન્ય એક છાત્ર અક્ષર રાવલે વિનંતી કરી કે બાપા આપ આજ્ઞા કરતા હો તો અમે આબુના બાળકો આપની પૂજામાં કીર્તનો ગાઈએ ગાવને પણ અમારી આજ્ઞા નહીં અહીંના કાર્યકરોની આજ્ઞા લઈને ગાવ સ્વામીશ્રી બોલ્યા તેઓ સ્વતંત્ર હોવા છતાં વ્યવસ્થા તંત્રને આધીન રહેતા આટલી નાનીશી વિગતમાં પણ તેઓની નમ્રતાનો આ દાખલો સૌના દિલમાં વસી ગયો આ રહેણીકેણી સાથે તારીખ બાર આઠની સવારે બોસ્ટન કોલંબસ ચેરી હિલ અને એટલાન્ટિક સિટીના મંદિરોની મૂર્તિઓમાં પ્રાણ પ્રતિષ્ઠિત કરનારા સ્વામીશ્રીના દર્શન માટે તારીખ તેર આઠની સવારે રાષ્ટ્રપતિ શ્રી અબ્દુલ કલામ આવી પહોંચ્યા તેઓનો સ્વામીશ્રીએ હારતોરા દ્વારા કરેલો સત્કાર સ્વીકારતા શ્રી કલામે કહ્યું સ્વામીજી જ્યારથી હું ગયા વર્ષે દિલ્હીમાં આપને મળ્યો ત્યારથી મારું જીવન બદલાઈ ગયું છે સ્વામીશ્રીના સાનિધ્યનું આ સરવૈયું માંડી તેઓએ ઉમેર્યું રાષ્ટ્રપતિ થયા પછી મને એમ વિચાર આવ્યો કે મારે આપની પાસે ચોક્કસ આવવું અને માર્ગદર્શન મેળવવું આ મહેચ્છા સાથે દોડી આવેલા શ્રી કલામે બાવીસ મિનિટ સુધી સ્વામીશ્રીનો સત્સંગ માણ્યો સ્વામીશ્રીએ પણ તેઓને આપના દ્વારા ભગવાન કાર્ય કરશે એમ આશીર્વાદ પાઠવી હરિકૃષ્ણ મહારાજનો પરિચય કરાવતા કહ્યું આ બસો વર્ષ પહેલાંની મૂર્તિ છે અમારા ગુરુજી સદાય સાથે રાખતા હતા સ્વામીશ્રીના આ સ્નેહ અને સત્કારને પામી શ્રી કલામ બોલી ઉઠ્યા પ્રમુખ સ્વામીની શુદ્ધિ અને શક્તિ સૌના હૃદયને સ્પર્શે છે અહીં આવવાથી મને ઘણો જ સંતોષ અનુભવાયો આ મુલાકાતની એક વિશેષતા નોંધતા શ્રી કલામે સમયાંતરે લખ્યું કે તેઓએ એટલે કે સ્વામીશ્રીએ મારા રાષ્ટ્રપતિ તરીકેના નવા હોદ્દાનો ભાર અનુભવ્યા સિવાય મારી સાથે મિત્ર ભાવે જ વાર્તાલાપ કર્યો ટ્રાન્સેન્ડન્સ માય સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ વિથ પ્રમુખ સ્વામીજી એપીજે અબ્દુલ કલામ હાર્પર એલિમેન્ટ ટુ થાઉઝન્ડ ફિફ્ટીન પેજ ઇલેવન સ્વામીશ્રી સાથેનું પ્રત્યેક મિલન શ્રી કલામને તેઓની નૂતન ઓળખ આપતું રહેતું